भगवान जो अब भक्तों पर राजी होय तो પછી આસુરોનો નાચ કરવા માટે કેમ જન્મ લે છે એને તે જ કહે છે સકબીતી આવાજે કે કે એ શાસ્ત્રમાં કહે છે ભગવાન ના કહેતા હોય ભગવાન ના કહેતા હોય તો તમે ના કહેવા જોઈએ ને ado bagade mar kata de to ભગવાન વાત કરે ને કૃષ્ણ ભગવાન નો શું શું કર્યું છે કે દુષ્ટતા નો નાશ કરે છે શું કર્યું છે દુષ્ટતા નો નાશ છે દુષ્ટતા નો નાશ કરે એમ કે છે કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે તો એને શું વાંધો આવે છે ભગવાન આ સંસાર કરે ને બધા સંસ્કૃતિ આવે સંસાર છે ચાલે કોર્ટો છે ચાલે વકીલો છે ચાલે ના સચિવ સચિવ તેરા વકીલો કેવી જાતના હતા તેરા વકીલો તો હતા લડાયા વકીલ હતા પણ વકીલ કેવા હતા ઘેર બેસીને બે લડતા હોય ત્યારે બોલાવે ઘેર ઘેર બોલાવી અને સમજણ પાડે પછી જમાડે પોતાને ત્યાં પછી બેનો નિકાલ કરી આપે નિકાલ કરી એમ કંઈક મદદ કરે કરવા શું આ તો હોત બેસી માગે એટલે કલયુગ નક્કી જુદા કેવા જુદા પછી એ શું છે સત્યુગ આપો એ શું છે એનો સંબંધ માણસ ની બુદ્ધિ સાથે છે કે એના વર્તન સાથે છે એટલે શું છે માણસ ની બુદ્ધિ સાથે સંબંધ છે કે માણસ ના વર્તન સાથે સંબંધ છે વર્ષો વર્ષો સુધી કુદરત ફેરફાર થઈ જાય કુદરત ફેરફાર થઈ જાય પાણી આ વરાટ લગભગ પચાસ પચાસ વર્ષથી વધાર બધા કાઢવા પડે છે વરસાદ મીઠા પડતા થાય અનાજ સારું પાકતું થાય મીઠું પાકતું થાય માણસ વિચારો થતા થાય એ કુદરત બધું ફેરવે પછી આપણે એટલે આવવાનો સત્યુગ કરતા હું તો હું તો ટાઈમ આવી ગયો સત્યુગમાં એવો ટાઈમ એવો ટાઈમ આવી ગયો બે હજાર ક્યારે આવશે આઠ દસ પંદર વીસ વર્ષ તે પહેલા બધું દારૂ ઘર બારું ઘર ફૂટી જાય પછી પરમ તત્વ એટલે શું છે માણસ નું પરમ તત્વ એટલે શું માણસ નું પરમ તત્વ એટલે શું હોય પરમ તત્વ જે વિનાશી ના હોય છે એનો અનુભવ કેવી રીતે અનુભવ કેવી રીતે થાય એનો અનુભવ કેવી રીતે થાય અનુભવ તો હોય જાતે જયારે એક પ્રકારનો એ રીતનો અનુભવ થાય છે કે હું કંઈક પરમ તત્વ તરફ ઢસાઈ રહ્યો છું પણ એને કોઈ મારી ચિનગારી કરનાર નથી તો કોઈ ચીંધનાર નથી એને કોઈ આંગળે ચીંધનાર નથી રસ્તો દેખાડનારો નથી રસ્તો દેખાડનાર તો આડો થાય હા નથી રસ્તો કોઈ દેખાડનાર મળે આડો થાય અરે તો જાણતો હતો કે શું એમાં તમે કરી એટલે ચાલ ઉભા રહેશે ચાલે પાંચરા નહીં ચાલે રસ્તા દેખાડનાર તો મળી આવે તમારે ક્યાં જવું છે કહો કઈ કામ જવું છે ત્યાં માટે જવું છે બધું સો નક્કી કરો જય સચિદાન આવો ધારણ કરેલા કર્મ નો ફળ નું શું એ સારા કરે ને સારું ફળ મળે ખોટાનું ખોટું ફળ મળે અમે ડેટા ના કરીએ તો કેવું ફળ મળે અને બરફ ના કરીએ તેવું ફળ મળે જેવું કરીએ એવું ફળ તરત મળે છે પણ કર્મ કર્મ કરેલા છે ગયા હતા એટલે આજે તમારે ધારે પ્રવણ થતું નથી કરતી વખતે જોઈએ કરતી વખતે જાગૃતિ જોઈએ જાગૃતિ હોય તો કામ ચાલે તો ઊંઘમાં કરે બંધાયેલા છે એટલે ઉઘાડી કે પણ ઊંઘો ઊંઘો એટલે શું અભાનતાનો ભાન વગર ઊંઘ તો નહીં પણ અભાનતા ભાન ના હોય તેમ કર્મ અને તે ગોગરાજ કરે છે અને મળા મોડા પર દિવેક લાવીને દિવેક કેટલા થશે એટલે બધું કાપી ના એટલે પૃથ્વી પર એ કરેલા કર્મો ફળ આવી એ ફળ પર કરેલા બધા કડવા તો મીઠા બધા ફળ આવી છે લોકોને સુખ આપ્યું છે તો એનું ફળ તમને સુખ આવશે લોકોને દુઃખ આપ્યું છે તો એનું ફળ દુઃખ આવશે જે તમારે જોઈતું હોય તે લોકોને આપવું જીવ માત્ર તમે સુખ આપશો તો સુખ તમારે ગયા બેઠા એ પણ છે તમારે સુખ લે ભરવા ના દેવાનું મનુષ્ય પોતાના સુખને માટે પાછળ ફરવાનું નથી મનુષ્ય બીજાને સુખ આપવા માટે જ આખો ધંધો રાખે તો પોતાના સુખો ઘેર બેઠા મળે અને દુઃખો બધાને ઘેર આપે તો દુઃખો ઘેર બેઠા મળે દુઃખ લેતા તો લેવા નથી જે જોઈતું એ લોકોને આપજો શું આપવા જોઈએ કોક તમને દુખાડી જાય તો તમે કરી દેજો પણ તમે આપવાનું બંધ કરશો ત્યારથી તમારો ચોપડો ચોખ્ખો થશે ચોપડો ચોખ્ખો થાય જો આજે કોઈ આપી જાય આપણે દુઃખ કોઈને આપવું નથી એવું નક્કી કર્યું અને આપણે સુખ જ આપવું એવું નક્કી કર્યું ત્યાર પછી જે કોઈ આપી જાય તો એને આપણે દુઃખ આપવાનું નથી માટે એને ધરે કરી દેવું છે જે ગાળો મળી જાય ત્યાં કે ભાઈ પતી ગયું તમારું મારો વિચાર પ્રાપ્ત કરે છે એમને શિકાર પતાવી દેવાનો પછી પાંચ જીવી નહીં બે આપી ગયો તમે પાંચ જીવી હજાર પતાવી દેવો જે ગમતી હતી જીવી ના ગમતી એવો ભેગાનો ભંગે દેવો પણ એમ એટલે સુખ આપીને સુખ લો તમે બીજાને સુખ આપશો કોઈ પણ ભાગ જીવ માત્ર ને ઝાડને સુખ આપશો તો સુખ મળશે ઝાડને પાણી કરી સુખ આપશો તો તમને સુખ મળશે <coughs> મનુષ્યને કૃપા આપવા માટે પૈસા આપવાની નથી એને આપણે જતા હોય બહાર પોસરે જતા હોય તો આપણે કહીએ કે પોસરે તમારે કાગળ બગલા વાપરાવો કે એવું રાખે એ લોકોને શું થાય લોકો દુઃખ આપવામાં સુરા છે ભગવાન ભેગા કરો ને કરશે અને દુઃખ એ જો કરી વ્યાપે જો આપો હવે માર દુઃખમાં દુઃખમાં કરતા ગયા શું કે છે દુઃખનો અંત શું દુઃખનો અંત બાદ નક્કી કરો કે દાદાજી મને આશીર્વાદ આપો હવે મારે કોઈ દુઃખ આપવું નથી નક્કી કર્યું એવું નક્કી કર્યું જ નથી એવું દાદા આ યુગ ની અંદર શક્ય બની શકે એવું તો પાછળ બેઠો છે આ તો માણસ ને ડિસ્ટર્બન્સ કરતો જ રહે છે એને જમ્પી બેસવા માણસ ને જમ્પીને નથી દેતો ડિસ્ટર્બ કર્યા જ કરે છે તેમાં નુકસાન શું થાય પણ આપણે દુઃખ આપવું હોય દુઃખ આપનારે શું નુકસાન કરનાર આ તો દુઃખ આપવા આપણે મજા આવે તેથી આપણે એકદમ ટેસ્ટ પડી ગયો છે દુઃખ આપવાનું છેવટે નસરી ગયા એટલે હે નહીં કર્યા કરે નહીં સારું કહેવાય મનુષ્યની મસ્કરી એટલે ભગવાનની મસ્કરી કર્યા બરોબર છે મસ્કરી કેમ થાય મારે દુઃખ આપવું છે અરે દુઃખ આપવું જ નથી અને સુખની દુકાન કાઢી છે તો તમારી દુકાન સારી ચાલશે સરસ ચાલશે અને તમારું ઘેર સુખ તમારું ઘેર છ એક મહિના પહેલા અડચણ પડે વેપાર ચાલુ દુનિયા થતા થતા વેપાર થતા પછી ચાલશે હા છે ને પણ આશીર્વાદ સત્તો મહિને લઈ જવો આશીર્વાદ આ કયુગમાં તમારી શક્તિ એટલી બધી નહીં વધારે જીવી શકો એટલે છ મહિને એને પછી ફરી જશે એક દાદા એવું છે એવું છે કે અમારી પાસે પેટ્રોલ છે કેરોસીન છે જીવેટ છે પણ દિવાસળી આપની પાસે છે શું એટલે અમારી પાસે પેટ્રોલ છે તમારી તમે જે માગો એ કરી આપીએ અમે તો માગવાની શક્તિ છે લોકો દાદા ભગવાન તરીકે ક્યાં ઓળખે છે પછી એ તો તું કહું છે એટલે અંબાળા નથી ઓળખે છે અંબાળું નામ છે તેનાથી ઓળખે છે દાદા ભગવાન થી ઓળખે છે તું કહું એ રીતે ઓળખે અમારે એવું નથી કે આમ કરવું સારી જે ઈચ્છા છે તરીકે સારી ઈચ્છા છે કે લોકો આ તો કઈ શકે તો કઈ રીતે કરી શકું એમ પણ તારે તારી ઈચ્છા શું છે એમાં એ કે અંદર પડે લોકો કેમ કે છે દાદા ભગવાન લોકો કેમ કે છે હું તો દાદા ભગવાન છું નહીં ત્યારે છે હું તો ભાદર નો પટેલ છું ભગવાન કેમ પૂછ છે કેમ તમે દાદા ભગવાન કહો તને વાંધો આવી જાય નહીં આબરૂ થઈ જાય ભગવાન લગાડવાથી તું લગાડ્યું કઈ વાંધો નહીં એ લગાડ્યું તારે વાંધો છે લગાડી વાંધો છે પછી કે ભગવાન નામના લાભ હશે ભગવાન લગાડે તારે જે વધો છે એ વધો થાય હું ભગવાન નથી દાદા ભગવાન અત્યારે એક જ વધો હતો ને બીજો છે એની પાછળ કઈ ઇતિહાસ તો હશે ને એની પાછળ કઈ ઇતિહાસ હશે ને હા ખરો ઇતિહાસ ખરો હોય તો દાદા ભગવાન કે ને એને ભગવાન જેવું આપે એવું ફળ નથી મળે તને ના મળ્યું હોય તો તને શું ખબર પડે ભગવાન બેઠા છે ભગવાન જ છે દાદા ભગવાન જ છે અને હું પગે લાગુ છું આ બધા કે પગે લાગે છે તું બોલાય છે દાદા

છે પૂર્વ જન્મ સિવાય સીધું આ એને કારણ આ બધી ઇફેક્ટ થાય નહીં એને પોઝિટ નવા પાછા જૂના ફળ આવ્યું છે અને તેથી આ સંજોગો બાધ્યા છે કોઈને સંજોગો ઉદાર કરતા ફેરફાર હોય છે એ જો કર્મો ના હોય ને તો ભગવાન ત્યાંથી પીવામાં પીવામાં બનાવી નાખવામાં આવે બધા સરખા જ હોય જો એટલે પૂરજન સિવાય છે પૂરજન સિવાય છે કાપી કર્યા સિવાય કામ જ ના લાગે આગળ વાત અધ્યાત્મ શરૂ થતું નથી પણ હિન્દુસ્તાન એટલો જ પૂર્વજન્મ માને બીજા બીજા દેશો નથી ને એટલે હિન્દુસ્તાનના એ કર્મના સિદ્ધાંત સ્વીકાર કરશે પોતે જાણે છે કે આપણે કરીએ છીએ તેનું ફળ ભોગવવાનું છે એટલે પૂર્વજન શું કે છે કે આ જે શરીર બાળી નાખીએ છીએ એ વિનાશી છે કેવું છે શરીરે બાળી મૂકીએ છીએ એ વિનાશી છે શરીર આપણે બાળી મૂકીએ વિનાશી છે ને હવે ચાલી ગયું કોણ કે ચીજ ચાલે ગયો જીવાત્મા પુરુષ પુરુષોત્તમ ના કહેવાય એના પુરુષોત્તમ નહી એ અક્ષર છે અક્ષર અવિનાશી હોય એ અક્ષર અવિનાશી છે પુરુષોત્તમ અવિનાશી છે અક્ષર જીવાત્મા ક્રાંતિ વાળો પણ અવિનાશી હોય એટલે જીવ અક્ષર અક્ષર અક્ષર ને પરમાત્મા પુરુષોત્તમ દર અક્ષર થી ઉપર પુરુષોત્તમ તે આપણે કર્મ કર્યા આધારે આધારે જેવો કર્મ કરશે એવો ફળ ભોગવવા પડશે એ વિગતવાર તમારે સમજ આવતું તમને સમજાય કરો તમે કહ્યું ને પૂછો પૂછો ને કે પૂછવું હોય તો આ બધા ઘર છોકરા બોકરા ભાઈ ભાઈ ભાઈ બધું મળે છે ઘરના હિસાબ જ બધા એવા થાય છે બાબો વિશ્વાસ નથી એવું લાગે છે મારા હા જે અનુયાયીઓ છે ને તે વિશ્વાસની કઈ વાત પણ એક ઘર ભૂલતા નથી મને એક ક્ષણ ભૂલતા નથી લગભગ પચીસ હજાર માણસ એક ક્ષણ ભૂલતા નથી છ મહિના માટે કેમ કહ્યું તો પછી એનો અવિશ્વાસ ને વિશ્વાસ ને આલમ છે છ મહિના પછી ફરી આશીર્વાદ લઈ જજો હમણાં પેલા ભાઈ ને કહ્યું કે છ મહિના પછી પાછો આશીર્વાદ લઈ જાય એ અનુયાયી નથી નવો માણસ <laughs> કારણ કે અનુયાયી હોય છે એ એમ દાદા નો અનુયાયી છું હું એમ હું એનો અનુયાયી એવી અમારે પ્લસ એટલે ભૂલે નહીં સેકન્ડ એ ભૂલે બીજો પ્રશ્ન છે તમારો તો નહીં લખેલો પાછળ આવશે બીજો પાછળ આવે ને ચંદ્રશેખર કોણ છે ભાઈ શું હેતુ માટે ધ્યાન યોજના તો બહુ પ્રકાર છે એમાં કયું હેતુ માટે તમે ધ્યાન કરવાનું શું હેતુ માટે કરવો છે ધ્યાન ના મારે જાણવું છે આપના વિચાર જાણવા આપના વિચાર જાણવા છે મારે જાણવા છે બસ આપના વિચાર શું છે માટે જાણું છું હા ધ્યાન એવું તો ને તમે તમે એમ કર્યું નક્કી કર્યું હોય આજે કે કાલે રાત્રે મારે મુંબઈ જવું છે તો તમારે આખો દાદા ધ્યાનમાં રહે જ એ ધ્યાન કહેવાય આખો દાદા ધ્યાનમાં રહે જ ભૂલી જાય તારે એકામાં નથી ધ્યાનમાં નથી એ ધ્યાન અરે બીજું બીજું કોઈ ગાળ હોય કરતા નથી એ ધ્યાન ઉત્પન્ન થાય છે ને અને એને મારું આમ તે ધ્યાન હતું રૌદ્ર ધ્યાન ધ્યાન નથી કહેતો વ્યવહારિક ભાષાનું ધ્યાન નથી કહેતો સંત લોકો કે છે લોકો સંત લોકો જયારે આ ધ્યાન કરતા નથી લોકો સંત લોકો એકાગ્રતા કરે છે એકાગ્રતા એટલે કોઈ પણ ચીજ જોડે મનને એકાગ્ર કરે એને એકાગ્રતા કહેવાય એમાંથી ધ્યાન તમે આકાર થાય ત્યારે ધ્યાન થાય અને ધ્યાનનો આનંદ આવે તમે જોયું ને શાંતિ માટે કરે છે થોડી વખત આવે છે આનંદ ટાઈમ માટે આવે થોડી વખત આનંદ આવે કે અનંત કાળ માટે આવે ના થોડી જેટલો આપ માનો છો એમાં ધ્યાન યોગમાં અહંકાર કઈ થઈ શકે નહીં ધ્યાન એ પરિણામ છે ધ્યાન એ પરિણામ છે અહંકાર કઈ ત્યાગ એકાગ્રતા કરે તેના ફળ રૂપે ધ્યાન એ ધ્યેયમાં નક્કી કરવાનું ધ્યેય નક્કી કરે તો ધ્યાન ઉત્પન્ન થાય

એ સાચો કોઈ ગાળો પડે તો આનંદ ના જાય એ ચાલુ છે એવું ધ્યાન જાગવાની જરૂર છે બાકી આ ધ્યાન તો બધા માર્કેટ છે બધા એવું મારું જેટલો વખત આશીર્વ થાય એટલો વખત શ્રામ છે પછી આશીર્વ પછી ઉઠાય જતા તે નથી છતાં એમ બાજુ રહે તેને કે પછી બીજો પ્રશ્ન છે આપને હવે શરણ આવે છે બધાને કઈ અનુભવ થાય છે અનુભવ એક ચર્ચા હોય છે બીજા બધા અનુભવ શું થાય અમારી અનુભવ આ તો રિઝલ્ટ આવે આ તો આવ્યું પણ અનુભવ શું થાય અનુભવ આનંદ પરમાનંદ આનંદ પરમાનંદ અનુભવમાં હોય જેમ એક કાગળ હોય તમને કે કાગળ કરી તમારે વાળો કર્યો નહીં એટલે તમારે ગુજરાત ના જવું આપના ભક્તો આપને એનો રિપોર્ટ કરે કે આપને એમને એમ ખ્યાલ આવી જાય આપને એમને એમ ખ્યાલ આવી જાય કે ભક્તો કે ત્યારે ખબર પડે ના મને એમને ખ્યાલ આવી જાય મોડું થયા હોય <laughs> આજે મને શું અનુભવ થયો એ કહી શકશો આજે મને શું અનુભવ થયો તમે કહી શકશો તમે તમે શું અનુભવ થયો આપડે બહાર પડે તો જોવા જઈ જાય આપ સાફ સાફ શબ્દોમાં કહેશો તો મને વધારે સારી સમજ પડશે આપ સાફ સાફ સાફ શબ્દમાં કહેશો તો મને વધારે સમજ પડશે અનુભવ કેમ થયો ને શું થયો અનુભવ વર્ણન કરી આપશો મને તમારા અનુભવ મને આપના નથી કે તમારા અનુભવ એવું નહીં આપણા પગે તો આવેલો છે એમાં હોય તો અત્યારે અમેરિકામાં દાદા તો ગયા હોય રીડી કરાતા જે કાપુ સાથે બોલ આવે કે કાલે આવ્યા રીડી કરાઈ પણ તારે તાર જોઈન તારો થયેલો નથી કે થાય મને લાગે છે થઈ ગયું મને એવું લાગે છે થઈ ગયો થઈ ગયો હું ઓક્ટોબર માં પહેલી વાર આવ્યા ત્યારે થઈ ગયો ઘણું સારું છે મારી ખબર વાત છે મને સમજણ પાસે શું અનુભવ થયો તમારો અનુભવ કરો આપણને ખબર નથી પડી તો આ સાથે જોડાયો નથી એ તમને ખબર નથી પડી એટલે તાર મારો સાથે સાથે જોડાયો નથી એવું કહું લાભ થતો હોય જોડેલો હોય ને લાભ થતો હોય જોડેલો છે એ મને ખબર નથી પડી ના હું લાભ જેવા નથી કરતો લાભ જેવા નથી કરતો હું લાભ ની વાત નથી કરતો મારે લાભ જોઈતો નથી એટલે એવું કે ભૌતિક લાભ ની વાત નથી આધ્યાત્મિક લાભ એની વાત હા તમને જે અનુભવ થયો

વિજયભાઈ ભગવાન લાવે છે છે બંને એકબીજાના પૂરક છે કે પ્રાર્થ અને પુસ્તક બંને જુદા છે જય શ્રી પુરુષાર્થ અને કારણ બંને જુદી વસ્તુ છે તમે આખા દિવસ પુરુષાર્થ શું કર્યો હોય એ કહો નોકરી દરમિયાન જે કઈ કામ કરવાનું હોય નોકરી દરમિયાન જે કામ કરવાનું હોય નોકરી નોકરીમાં જે કામ કરવાનું હોય એ જે કઈ પુરસાદ કરવાનો એ કરવાનું હોય એને પુરસાદ કરે તો આમ કરે કે પ્રારંભ નસીબમાં હોય ને જે મળતું હોય બેઠા બેઠા એને પ્રારંભ નસીબમાં હોય ને જે બેઠા બેઠા મળતું હોય એ નોકરી કરો તે સારસ છે શું છે ગુજરાતને માણસ જો સમજે ને તો ભગવાન થાય ગુજરાતને જો સમજે માણસ આ તો પ્રાર્થ એવું કે છે તમે ધન્યા છે આ પહેર્યા છે આ બધું થયું છે છે કોલેજ જે બધી તે સહજ નોકરી તો પછી શોધવાનો લઈને જ આવ્યા અને એનો ગુજરાત જે કરે છે ને તે પ્રાર્થ જ કરે છે તો ભલે એ પ્રયત્ન કહેવાય છે એ ગુજરાત ના કહેવાય ગુજરાત તો એનું નામ કહેવાય કે અમે રસ્તામાં જતા હોય અને કોઈ બે હજાર નું પાકીટ આપણે ધર્યું તે વખતે એક મને એવું કે ચારો ને કોઈ કોણ જાણે છે તે વખતે નહીં ભાવના ઉભી થાય એના બીજા માણસને દુઃખ થશે મારું ખોઈ ગયું દુઃખ થાય મારે એનું ખોઈ રીતે દુઃખ થયું છે એટલે એને પાછું આપી દઈએ એ જ ભાવના એક વિચાર છે શું છે માણસ માટે પ્રારંભ થયું ને એ તમારો પ્રયાસ છે પણ તમારો તમારો ઉપચાર લઈ બતાવી ખાતો પ્રયાસ કહેવાય આપણા મનમાં એમ થયું કે તમામ માણસ આપી દેવું એ પ્રાર્થના પડે તો કે તમામ માણસને આપી દેવું તમે જો વાપરી ખાધા હોય તો તો એ વસ્તુ ના હોય સ્વતંત્ર હોય એને ડબલ વોટ હોય ધંધુની વસ્તુ આજે કાલે ઓફિસમાં ક્યાં બતાવ્યા જો તમે આવનાર હોય તો કરવું તો પૂરો ના પાડો જેમાં બીજી વસ્તુ આવે એ બધું આપણે કોલ ઉપર એટલે પગ દુખ્યો એ પ્રારબ્ધ જ ને હા પણ આ પગ એ બરાબર કોઈ પણ વસ્તુ ભેગી હોય અને કામ થાય એ બધું અને સ્વતંત્ર થાય એ પુસ્તક એટલું જ ભેદ સમજાય તો હિન્દુસ્તાન જતા વાર થઈ જાય આ તો એ શું કે વહેલો અને ખેતરમાં ગયો પુરુષાર્થી માણસ છે અને આવું થોડી વાર પછી મોડે ગયો ત્યાં કે આ માણસ છે આ શું છે આ બંને પ્રાર્થ છે શું છે ચલો વહેલો ખેતર ગયો ને ગયો આ કોઈ થોડો બોળી ગયો ત્યારે પેલા હાથ કરીને સુધરી સાહેબ આને પુરસાદ કર્યો તો આવું અને મરણ આને પ્રાર્થ છે ત્યાં કે પ્રારંભ છે આવાનું રઘવાટીયું પ્રારંભ છે ધીમું પ્રારંભ છે કે છે પ્રારંભ કહેવાય આપણા વખત રઘવાટ કરતા દોડ્યો એટલે પૂછા હા બહુ ધીમી હમ રાખતા જેમાં બીજી વસ્તુ ભેગી થઈ ગયા થાય મારું માથું દુખતું ઠંડા ઠંડા માથું આવ્યું એટલે પછી બીજી વસ્તુ આવી એટલે એક જૈન ના મહારાજ હતા તે મને કહે છે હું ચાર સામાયિક કરું છું મેં કહું મારા ચાર કેમ બોલ્યા હું શું કારણ મેં તમને પૂછ્યું સામાયિક મામાયિક થાય છે કે નહીં તમે ચાર બોલવાનું કારણ શું હતું એની પાસે કારણ તો હેતુ હોય ને પેલા બે જ કરે છે આ સાથી આ ચાર બોલ્યા પેલા પછી મેં એમને કહ્યું મેં કહ્યું ચાર સભાઈ કરી શકે પછી બીજી રીતે દારૂ ગયો તમે તો આજે સામાયિક કેટલી કરી તમે પેલા પગે કરી હતી તેલ કરી હતી પર હારા હતા તમે કહે મારે બેન કોઈ નહોતી તારું સ્વતંત્ર કાર્ય હોવું જોઈએ કેવું અડફળ હાર હોય માથું હારું હોય ચગોળ હારી હોય રસ્તો હાર હોય જગા હારી હોય તો કરું કે છે આ ભેદ પૂછો લોકો અમદાવાદ કલ્યાણ છે લોકો ખોટા પૂછતા ને અત્યારે તમારી ઘેર રૂમો કેટલી છે ત્રણ રૂમ ત્રણ રૂમ છે કયા ગામના બોલ તમે મોરબી મોરબી મોરબી મોરબી આયા અને રાત્રે વિજયભાઈ વિજય વિજયભાઈ હા વિજયભાઈ આયા મારે તો તમે શું કરો બાણું ખોલવું પડે બાણું ખોલવું પડે ખોલવું પડે હવે પછી પછી શું કહો આવો કેવું પડે હા કેવું પડે ચાલે છે માથે પડ્યા છે તો પાછળ બંને હું આ તો બહુ ઓછા બગાડી લવડા ઉડું પડશે આયા થયા વ્યવસ્થિત છે વ્યવસ્થિત કરી ખવડાય અરે મહી જે આવું થઈ જાય કે અત્યારે એ કાર્ડને લીધે દબાણ કાર્ડનું દબાણ એવું છે કે ભીડ હોય ને કાળની એટલે માણસ મનમાં આવો વિચાર આવી જાય પણ આપણે શું કરવું જોઈએ હે ભગવાન આ વિચાર ખોટો આવ્યો છે આવું ના હોવું છે મારે આવું નહીં ભલે આવ્યા છે આવું સારું છે એટલે પૂછી નાખો તો તમને સફળ થાય શું નહીં તો પછી આવું કામ પછી કામ ચોટશે હું કહું અને ઉપરથી પાછા લોકો બરાબર છે કે બોલાવો વધારો પાણી ભાવ ઘર થતી વધારે ઉપાધિ આપણને થતી હોય ના થતી હોય એટલે આપણે સમજવું કે ભોગવે એની ભૂલ મારી ભૂલ છે કે આ થતી મને ઉપાધિ છે આ બીજાને કઈ થતી નથી એટલે જે ભૂલ આપી ભોગવે એની ભૂલ આપી કોઈ પણ વસ્તુ ભોગવી નહીં એટલે ભૂલ શું ગધું કપાયું તો તમારી ભૂલ કાપનારની ભૂલ નહીં કાપનારનું ધ્યાન પકડાય છે ત્યારે ભૂલ તમે પકડી ગયા તમે પકડી ગયા તમારી ભૂલ અને પેલો પકડાય છે ત્યારે ભૂલ આ જગત નો ન્યાય ફરતો નહીં જગત ન્યાય ફરવા સીધા આખું જગત ના લડી ઉભી રહી છે જગત ન્યાય સ્વરૂપ જ છે એને જગત ન્યાય ફરતો નહીં જે બન્યું એ ન્યાય શું બન્યું જે બની ગયું એ ન્યાય આ કરતો વડો ન્યાય કરો ન્યાય કરતો છે શું બન્યું એ જોયું ન્યાય સ્વરૂપ છે અને આપણો ફળ સ્વરૂપ છે ન્યાય પાછા આવવાનું છે બીજું કોઈ પૂછ્યો પૂછ્યો એવું થઈ જાય કે અત્યારે કઈ કિંમત ભેગા છે ને જે કઈ ભગવાન માનતા હોય કે ભગવાન આવું ન થવું જોઈએ પણ છતાં બોલી ગઈ માટે પૂછી રાખું શું કરું પછી વિજય ફરી પૂછે છે શું અક્રમ વિજ્ઞાન થી મુક્તિ બની છે કે બીજા કોઈ માર્ગ છે જો છે તો સરળ માર્ગ તો એવું છે ને અક્રમ ને ભ્રમ અક્રમ વિજ્ઞાન આ કાયમ માર્ગ નથી આ આ તો ડાયવર્જન રોગ છે શું છે ગાયનો માર્ગ તો ધોરી માર્ગ તો પેલો ધનિક માર્ગ છે તે જ છે ધનિક માર્ગના ઉપર અમુક બ્રિજીસ એ બધા કલવર્ટ બધા ખરાબ થઈ ગયા ખરાબ થઈ ગયા છે એટલે આ ડ્રાઈવરનું કાઢ્યું છે આ ડ્રાઈવરનો સિગ્નલ આવી જાય ડ્રાઈવર આપનો ભાઈ યાદ રહ્યા આ હોતું નથી કોઈ અમારે એના પર લેવો હોય રહ્યા લેજો બીજો નહીં લેવો દાદા ભગવાન મહાવીર ભગવાન કૃષ્ણ ભગવાન શંકર ભગવાન એ બધા સમર્પિત કહી શકાય શા માટે જેને ભગવાન કહેવામાં આવે ને એના બે ગુણો હોય તો ભગવાન કહેવામાં આવે હું દાદા ભગવાન દાદા ભગવાન પ્રગટ થયા છે ને હંડ્રેડ પર્સન્ટ છે શું છે એ જાતે હું જોઈ દઉં જે માગો એ મને તમે જે માગતા જુઓ બધી અડચણો નીકળી જાય પણ એનો લોભ ના હોવો અડચણ કાઢવા માટે લોભ કાઢવા વચન લોકો તે કરો હે બીજું કોઈ ત્યાર અહીં શું કરો છો એન્જિનિયર એન્જિનિયર છે કરી તો સચિવ આવશે તો આપણે બધા સચિવ હાજર એટલું સારો પ્રશ્ન છે શું

દારૂ ઘણું ઉઠવાનું છે ધરતીકંપો થવાના છે દરિયો ચડી આવવાનો છે બ્રેક કાઢવાનો છે ભ્રષ્ટાચારી લોકોને માટે જ રહેતી કરતો નથી ને દાદા રાજા કર્યા સ્વપ્ન કોઈ પણ વસ્તુ સુખ દુઃખ આપે એ કર્મ કહેવાય કર્મ કહેવાય કર્મનું ફળ સુખ અને દુઃખ આવે પુણ્ય કર્મનું ફળ સુખ અને પાપ કર્મનું ફળ દુઃખ આ ઘટનામાં બે દેશનું કર્મ છે સુક્ષ્મ દેહ અને કારણ દેહ બે દેહનું કર્મ છે અને આ જાગ્રત સ્થિતિમાં કઈ દેહનું કર્મ છે સ્થુલ સૂક્ષ્મ કારણ ત્રણ પેલા બે દેહ નું કઈ ભોગવે છૂટકો થાય આ એટલું દેહ એમાં ઉદાસી ગયો એટલે આ દેહ ને ભરે નહીં સપનું આવે રાજા ભિખારી સપનું આવે તે ભિખારી સપનું પૂરું થાય તે રાજા ને કોલ કરે ને તો ચાર પાંચ રૂપિયા બાદ લોહી એ ખોટું નથી રડે રડે સાચું રહે એટલે પાણી પીડા પડે અંદર રડે છે અસર થશે પદ્ધતિ અસર થાય બધા કામ કેમ કે છે આત્મા અંદર છે તો કેવી રીતે છે અને કેમ છે તો તેને કેવી રીતે સમજ સમજો એ સમજાવવા આત્મા અંદર છે આત્મા અને અનાત્મા બે ભાગ છે આ બોડીના અનાત્મા ભાગ એક આત્મા તે અચળ છે અચળ અને બીજો અનાત્મા સચળ છે આત્મા સચળ એટલે સચરાચર જગત કહેવાય છે સચરાચર સચળ એટલે મિકેનિકલ અહીં ખાવાનું નાખીએ ગાડી પેટ્રોલ ચાલે ને ગાડી બંધ થઈ જાય સાત પૂરીએ નહીં ને તો એક કલાક સાત દબાઈ દઈએ શું થાય ભાઈ ચાલ્યા નિકરિકા આત્મા ઉડી ગયો કલાક એટલે નિકરિકા આત્મા છે શંકર આત્મા છે અને દર અસર આત્મા સાચો આત્મા છે બંને જુદા છે આ મિકેનિકલ આત્મા છે એ દર અસર આત્માનો પાવર પાવર પ્રાપ્ત થયો છે પાવર એટલે પાવર આત્મા છે પાવર ચેતન છે સાચું ચેતન નથી પાવર ચેતન એટલે બેટરીમાં ભરેલો પાવર હોય ને તે પાવર ખરાબ થઈ જાય એટલે નકામો થાય ને એવું આની આ પાવર ખરાબ થાય એટલે ખરાબ થઈ જાય એક અવતારમાં પાવર ભરાય છે બીજા અવતાર ખરાબ થાય છે સમજાય ખરું ભગવાનભાઈ ભગવાનભાઈ મારા મનના સવારના સદવિચાર આત્મજ્ઞાન જ્ઞાન વધે થાય અને સંસારને આત્માને પરમ આનંદ વિચારે છે આશીર્વાદની ઈચ્છા છે આપી દીધો મેં તમે આ ભાઈ કુદરત સ્વભાવ શોધી છે મનને આ ગમતું નથી તો શું કરવું મનને આ ગમતું નથી તો દુનિયામાં લગભગ બધાને ખબર હોય છે કે તે કઈ ખોટું કરે છે તો તેવું જાણવા છતાં કેમ કેમ તેવું કરે છે કોણ છે ભાઈ પ્રશ્ન કોનો છે આવો ને ખુલાસો કહી આપું વાંધો છું શરમા જેવું કશું વસ્તુ જ નથી હતી આવો કહો પ્રશ્ન છે આવો ભાઈ પિયુષભાઈ નો છે આવો ને આગળ એમાં શું